શ્લોક નંબર ટ્વેન્ટી નાઇન કૃષ્ણ કૃષ્ણાવતારાણા ખંડનમ યત્ર યુક્તિભિઃ કૃત કૃતમ સ્યાતાની શાસ્ત્રાણી ન માન્યાની કદાચન ક્રાંતવા દશોત્તર ગુણા પ્રાપ ગોલોકમદ્ભુતમ ધામ તેજોમયમ તદ્ધિ પ્રાપ્ય મેકાંતિકે હરે હે તત્રેક કાલ સંભૂત કોટિકોટ્યર્ક સન્નિભમ સવ્યચષ્ટ મહત્તેજો દિવ્યમ શીતતરમ મુને ઉત્તરોત્તર દસ ગણા વિશાળ અષ્ટ આવરણોને પાર કરીને ભગવાનના એકાંતિક ભક્તોએ પામવા યોગ્ય તેજોમય અદ્ભુત ગોલોકધામમાં ગયા હે મુને ત્યાં એકી સાથે પ્રગટેલા કરોડ કરોડ સૂર્યના તેજ જેવું અત્યંત ઉજ્જવળ મહાન તેજ જોયું એતદ એવ ધામ વૈકુંઠ શબ્દેનાપ્યુક્તમ લોકમ વિકુંઠમ ઉપનેશ્યતિ ગોકુલમ સ્મ એ જ ધામને વૈકુંઠ શબ્દથી પણ કહ્યું છે કૃષ્ણ ગોકુલને વૈકુંઠ વૈકુંઠલોકમાં લઈ જશે ન યત્ર કાલોની મિશામ પરહ પ્રભુ કૂતોનું દેવા જગતામ ય ઈશિરે જ્યાં દેવતાઓનો નિયામક કાળ પણ નથી તો પછી તેને આધીન રહેવાવાળા બીજા પ્રાણીઓ તો ક્યાંથી હોય ન યત્ર માયા કિમુતા પરે હરેર નુવ્રતા યત્ર સુરા હરે રનુવ્રતા હરે હરે રનુવ્રતા યત્ર સુરા સુરાર્ચિતા ક્યાં માયા નથી તો પછી તેને આધીન રહેવાવાળા બીજા પ્રાણીઓ તો ક્યાંથી જ હોય ત્યાં ભગવાનના પાર્ષદ નિવાસ કરે છે જેની પૂજા દેવતાઓ અને દૈત્યો બંનેએ કરેલી છે ન યત્ર શ્રૂયતે માયા લોક સૃષ્ટિ વિકલ્પના આપના સ્વરૂપમાં વિભિન્ન લોકોની સૃષ્ટિ કરવાવાળી માયા નથી એમ શ્રુતિઓ કહે છે તથા વિલજ્જ માનયા યસ્ય સ્થાતુ મિક્ષા પથે મુયા માયા તો ભગવાનની આંખોની સામે આવી જ શકતી નથી શરમાઈને દૂર જ ભાગી જાય છે માયા પરેત્ય ભીમુખે ચ વિલજ્જમાના આ ઉપર કહેલા પ્રમાણોથી અદ્વૈતીઓનું તે મંતવ્ય ખંડિત થઈ જાય છે તેઓ જે કહે છે કે માયાથી પરે અને આનંદઘન પરમાત્મા અમુક દેશમાં અને અમુક સ્થાનમાં રહે છે એમ જે કહેવું તે ઉચિત નથી કારણ કે દેશ વિભાગ અને સ્થાન વિભાગ માયા નિર્મિત હોઈ શકે છે કારણ કે કર્મથી સંપાદન કરેલા લોકમાં જ માયાની સ્થિતિ હોય છે ભગવાનના લોકમાં માયાની ગતિ પહોંચી પહોંચતી જ નથી ઉપર કહેલા શ્રુતિ સ્મૃતિના પ્રમાણોથી સ્પષ્ટપણે અદ્વૈત સિદ્ધાંત ખંડિત થઈ જાય છે ભગવાનનું ધામ નીચે આલોકથી પરિચ્છન છે એવું કહેવાય છે તેમાં લિમિટેશન આવી એક બાજુ એક બાજુ લિમિટેડ કે ઉપર અનંત છે ને નીચેથી આલોકથી થી પરિચિત અનંત થઈ ગયું ને માયામાં તો માયા પરિચ્છેદ છે પરિચ્છિન્ન છે ભગવાનનું ધામ પરિચ્છિન્ન નથી માયા પરિચ્છિન્ન છે એટલે માયા છે એ ભગવાનની વિભૂતિ છે માયા એ ભગવાનનું ધામ નથી એટલે માયા છે એ પરિચ્છિન્ન છે એનું લિમિટેડ છે કે આટલામાં જ માયા એમ ધામ પરિચિત નથી ગયા ભગવાનનું ધામ તો અનંત છે આ હોતી છે બીજે હોતી છે ધામ લિમિટેડ નથી ભગવાનની વિભૂતિ છે અને એ આ વિભૂતિ છે એ લિમિટેડ છે એક પાદ વિભૂતિ ત્રિપાદ વિભૂતિ એ પાછી લિમિટેડ નથી અહીંયા કઈ રીતે સમજવું એ અહીંયા કઈ રીતે સમજવું ધામ ક્યાં અહીંયા એ ધામ છે કેવી રીતે સમજવું કેવી રીતે તો ધામ છે એમાં આ ચોપડી છે એ કેવી રીતે સમજવી કાંઈ છે આ ચોપડી અહીં છે તો એને કેવી રીતે સમજવી અહીંયા તો કોઈ પણ કર્મ કરે બધું નાશવંત ગણાય અહીં બધું જે કઈ કરે નાશવંત ગણાય માયાથી નાશવંત ગણાય છે એવું જ ક્યાં છે તમે એવું કર્મ કરો તો નાશવંત હોકરા ગણાય તમે એવું કર્મ કરો ભગવાન રાજી થાય એવું કર્મ કરો તો એ નાશવંત ગણે તમે એક ભગવાનને માળા રાજી કરવા એક માળા ફેરવો તો એ નાશવંત ગણે તો કા તમે કહો સર કે નાશવંત ગણે અહીં નાશવંત ગણાય જ એવું ક્યાં છે એ તમે માન ધાન હાટું ફેરવો તો પછી નાશવંત ગણાય પણ ભગવાનને રાજી કરવા ફેરવો તો ક્યાં નાશવંત ગણાય છે ધામમાં ફળ થાય એટલું જ થાય છે એના કરતા વધારે થાય છે ધામમાં એક માળા અહીંયા એક માળા ફેરવો ધામમાં કેટલી માળા ફેરવો હજાર અનંત તો તો પછી અહીંયા અહીં ક્યાં નાશવંત ફળ આવ્યું મોટું અહીંનું આવ્યું કે ન્યાનું આવ્યું તો તમે કહો સર કે નાશવંત અહીં થાય છે જેને માયિક દ્રષ્ટિથી કરે છે એ નાશવંત છે તો દ્રષ્ટિથી તો ગમે તે કરે નાશવંત થાય એટલે અહીંયા હોતે ભગવાનનું ધામ તો છે જ પરબ્રહ્મ શ્રીકૃષ્ણ અંતર્યામી સર્વત્ર રહ્યા છે આમ શ્રુતિઓ કહે છે વૃક્ષ ઇવ દિવી તિષ્ઠત્યેકસ્તેનેદમ પૂર્ણમ પુરુષેણ સર્વમ જેમ પક્ષી વૃક્ષ ઉપર રહે છે તેમ એક પરમાત્મા પોતાના દિવ્યલોકમાં રહે છે તે પરમાત્માથી જ આ સમગ્ર વિશ્વ પરિપૂર્ણ રહ્યું છે અંતઃ પ્રવિષ્ટ શાસ્તા જનાનામ સર્વાત્મા સર્વ સર્વના અંતર્યામી અને નિયામક પરમાત્મા સહુના હૃદયમાં પ્રવેશીને રહ્યા છે એકો દેવ સ્વામભૂત સર્વામ ભૂતેશુ સર્વભૂતેશુ સર્વામ ક્યાં છે એકો દેવ સર્વામ છે કે સર્વ સર્વ એકો દેવ સર્વભૂતેશુ ગુઢ સર્વવ્યાપી સર્વભૂતાંતરાત્મા સહુમાં વ્યાપીને રહેનારા અને સર્વભૂત પ્રાણી માત્રના અંતરાત્મા તથા દિવ્ય ગુણસંપન્ન એક પરમાત્મા સર્વભૂતોમાં છુપાઈને રહ્યા છે કર્માધ્યક્ષ સર્વભૂતાધિવાસ પરમાત્મા સર્વ કર્મના સાક્ષી છે અને તે સર્વભૂતોમાં વસીને રહ્યા છે એશ સર્વભૂતાંતરાત્મા અપહત પાપમાં દિવ્યો દેવો એકો નારાયણ જે સર્વભૂત પ્રાણીઓના અંતરાત્મા છે પાપમય કર્મ આદિથી રહિત છે અને દિવ્ય ગુણોથી યુક્ત છે તે દેવ નારાયણ એક જ છે યહ પૃથિવ્યામ તિષ્ઠન પૃથિવ્યા અંતરહ સત આત્માંતર્યામ્યમૃત જે પૃથ્વીમાં રહ્યા છે પૃથ્વીની અંદર છે તે અમૃતમય પરમાત્મા તારા અંતર્યામી છે ય આત્માની તિષ્ઠન નામ આત્મની ય આત્મની તિષ્ઠન નાત્મનોંતર સત આત્માંતર્યામ્યમૃત જે આત્મામાં રહ્યા છે આત્માની અંદર છે તે અમૃતમય પરમાત્મા તારા અંતર્યામી છે ઇત્યાદિ સ્મૃતિઓમાં પણ કહ્યું છે કે અહમ આત્મા ગુડાકેશ સર્વભૂતાશય સ્થિત હે ગુડાકેશ અર્જુન સર્વભૂતોના હૃદયમાં રહેલો હું અંતર્યામી આત્મા છું મયી સર્વમિદમ પ્રોતમ સૂત્રે મણી ગુડાકેશ એટલે હું વાકડિયા વાળું પણ એનો અર્થ હોય એમ વાકડિયા વાળ વાળા વાકડિયા વાળા બીજા બધા હોય તો એ બધા ગોડા કેસ કહેવાય આપણે તો આટી મારી દઈએ ઘડીક ચોટલીને ખાલી મારી દઈએ ચોટલી મારી છીએ આટી આપણે તો આપણે બધા ગોડા કેસ કહેવાય વાકડિયા વાળ વાળા કેવી રીતે કર્યું ગુડા કેશ ગુડા એટલે વાકડિયા અને કેશ એટલે બાળ હે આહા ઈશ ગુડા કેશ વાકડિયા વાળ વાળા નહીં નિંદ્રા ને જીતવા વાળો ગુડાકા એટલે નિદ્રા ગુડાકા એટલે નિદ્રા ગુડાકા એનો ઈશ જઈ લાવી હોય તે આવે ન લાવી હોય તે ન આવે એને આવવું હોય તે આવે એવું નહીં કથામાં હોતે આવે પછી કથા વહી જાય એટલે વહી જાય એવું નહીં ગુડાકાયા ઈશા ગુડાકા એટલે નિદ્રા અને એનો ધણી એટલે વાકડિયા બાળ એવું નહીં અર્જુન નિદ્રા જીતા તો એટલે કા એને આવતા જો લાગે એમ અર્જુન નિદ્રા જીતા તો એટલે ગુડા કાઈશ ગુડા ગુડાકેશ કહેવાય એ રસ પીધો ગોપી ગુડા કેશે એમ નિષ્કુળાન સામે લખ્યું છે ભગવાનનો રસ પીધો છે કોણે ગોપી ગુડા કેશે નીંદર આવે તો તે નીંદર કઈ આવે રસ ન હોય હે ઇન્ટરેસ્ટ નો હોય એટલે ભગવાનમાં રસ આવવાનો થાય તો જ આવે ને તો આમથી આમથી તો ક્યાં આવે છે કે હાલતા હાલતા આવે છે કે વાતો કરતા આવે છે સત્સંગ કરતા આવે છે આપણે એક બે જણાનો સત્સંગ હાલતો એમાં નિદ્રા આવે છે નિદ્રા તો ભગવાનનો રસ પીવાનો હોય તો જ આવે વિશ્વ અંકલ સાહેબ પૂછજો કઈ આવે નિદ્રા નિદ્રા ભાઈ કઈ આવે કથામાં જ કબીર ક્યાં એટલે એ નિદ્રા પી નો કે ને એમ અર્જુનને નિદ્રા ગીતા વખતે સાંભળ આવતી નહોતી એમ એટલે એ ગોડા કેસ સ્મૃતિઓમાં પણ કહ્યું છે કે અહમ આત્મા ગુડાકેશ સર્વભૂતાશય સ્થિતિ સ્થિત હે ગુડાકેશ અર્જુન સર્વભૂતોના હૃદયમાં રહેલો હું અંતર્યામી આત્મા છું ભગવાન કેવા છે ઋષિકેશ અને અર્જુન કેવો છે ગુડાકેશ ઋષિકેશ એટલે ઋષિ નામ ઈશ ઋષિ નામ ઈશા તો ઓલો કનું હોય થયું ઋષિ નામ ઈશ તો ઋષિ ઋષિ થઈ તો ક નું શું વચ્ચે હે પણ સમાસ કરો એટલે તો આપણે ક ની વાત કરીએ છીએ તમને ખબર એમ તમે બધા હું થોડો મૈસૂરની યુનિવર્સિટીમાં ભણવા ગયો છું અને કઈ અમે સ્નાન બોલું અવ્રતે કર્યું નથી હો ભાઈ કયો સંતિ છૂટી પાડો અને સમાસ કરો ઋષિ કેશ એટલે હું ઋષિકા નામ ઈશા એમ એટલે ઋષિકેશ ઋષિક એટલે ઇન્દ્રિયો ઋષિઓને ઋષિઓ કોઈને ઈશ થવા દે આ બધા ઋષિઓ છે એ કોઈને શાસન સ્વીકારે એ કોઈને ડેરો સ્વીકારે અલ્લાની ગાયને ડેરો હોય એ ઋષિ કોઈને ઈશ સ્વીકારે એ કોઈને ન સ્વીકારે તમે સ્વીકારો કોઈને કે ભાઈ આ તો ભાઈ આ વતન સ્વામીજી એમ કે એમ જ હું કરાય એવું કયો હે કે વિશ્વમંગલ સ્વામીજી કે એમ જ હું કરાય એમ કયો કયો કે ન કયો તો કે ઋષિઓને કોઈ ઈશ હોય એને ઈશ ન હોય કઈ હા છે આ વર્તમાન ઋષિઓને ન હોય એમ ઓલા તો વળી એ તો માનતા એમ આપણે જે આ ઋષિઓ છે બધા એને મયી સર્વમિદમ પ્રોતમ સૂત્રે મણી ગણા ઇવ જેમ દોરામાં માળાના મણી પરોવાયેલા હોય છે તેમ આ બધું જગત મારામાં ઓતપ્રોત છે મયા તતમિદમ સર્વમ જગત વ્યક્ત મૂર્તિના જગદ જગદ અવ્યક્ત મૂર્તિના એમ જગદ વ્યક્ત મૂર્તિના જગદ વ્યક્ત મૂર્તિના જગદ વ્યક્ત મૂર્તિના દ છે ને વાહેલા શબ્દ ની અરે બોલવાનો જગદ અવ્યક્ત મૂર્તિના એમ જગદ અક્ષર જોડાયેલો હોય તો વાહેલા શબ્દ ની અરે બોલવાનો જગત અવ્યક્ત મૂર્તિને એને સંધિ અચ સંધિ થઈ હોય તો વાય લાગશે ન્યારે બોલવાનું અકલે અકલેદ્યો મ અકલેદ્યો એમ મદાહ્યો એવી એટલે દ વ્યક્ત મૂર્તિના જગત અવ્યક્ત મૂર્તિ મૂર્તિના એટલે જગત અવ્યર્થ વ્યક્ત મૂર્તિના એમ મયા તતમિદમ સર્વમ જગદ અવ્યક્ત મૂર્તિના આ જડ ચેતનાત્મક જગતમાં હું સર્વાંતરયામી વ્યાપીને રહ્યો છું સર્વસ્ય ચાહમ હૃદય સન્નિવિષ્ટો મત સ્મૃત સન્નિવિષ્ટો મત્ત સ્મૃતિર્જ્ઞાનમપોહનમ ચ બોલતા ક્યાં આવડે છે શ્લોક હોય તો એનો અર્ધો શ્લોક લઈ લેવાય ને સર્વસ્ય ચાહમ સર્વદી સન્નિવિષ્ટો એ તો જાણીતો શ્લોક છે કે સર્વસ્ય ચાહમ રુધિ સન્નિવિષ્ઠા મત્ત સ્મૃતિર્જ્ઞાનપોહનમ ચ એમ સર્વસ્ય ચાહમ હૃદય સન્નિવિષ્ટો મત્ત સ્મૃતિર્જ્ઞાનમપોહનમ ચ હું સર્વના હૃદયમાં પ્રવેશેલો છું લોકોને સ્મૃતિ જ્ઞાન અને ઉહાપો આદિની પ્રવૃત્તિ મારાથી જ થાય છે ઈશ્વર સર્વભૂતાનામ હૃદદેશેર્જુન હૃદેશે હૃદેશે હૃદેશેર્જુન તિષ્ઠતિ ભ્રામયન સર્વભૂતાની યંત્રારૂઢાની માયયા હે અર્જુન પોતાના માયારૂપ યંત્રમાં ચઢેલા સર્વભૂત પ્રાણી માત્રને ચો તરફ ઘુમાવતા પરમેશ્વર સહુ ભૂતોના હૃદયમાં રહ્યા છે સ એવ સર્વભૂતાત્મા વિશ્વરૂપો યતો વ્યય તે પરમાત્મા જ સર્વ પ્રાણીઓના અંતરાત્મા છે કારણ કે તેઓ વિશ્વરૂપે થતા હોવા છતાં અવિકારી છે શુષ્ક વેદાંતિઓનું કહેવું છે કે પરબ્રહ્મ નિર્વિશેષ નિરાકાર છે તેમાં પરમેશ્વરપણાના કોઈ ગુણ નથી નિયામક પરમેશ્વર અને નિયામ્ય જીવ આદિનો વિભાગ તો વ્યવહારિક સાપેક્ષ સાપેક્ષ બુદ્ધિથી જ કલ્પ્યો છે માટે શ્રીકૃષ્ણ જ પરબ્રહ્મ છે આમ જે કહેવું તે અયોગ્ય છે ઉપર કહેલા શ્રુતિ તથા સ્મૃતિઓના પ્રમાણો વિચારતા ઉપરયુક્ત નિરાકારવાદીઓનો મત અને તેના પ્રતિપાદક શાસ્ત્ર વચન ન માનવા તેને પોતાના જીવનથી દૂર રાખવા અદ્વૈત વેદાંતિઓ જીવાત્મા અને પરમાત્માને અભિન્નપણે કહે છે અને તેમ માનવાથી જીવમાં રહેલો જીવમાં રહેલા દોષો પરબ્રહ્મ પરમાત્મા શ્રીકૃષ્ણમાં પણ આવે માટે તે દોષ ભગવાનમાં ન લાગે તેવી સમજણ કેળવવી તથા ભગવાનમાં દોષ લાગે તેમ કહેનારું શાસ્ત્ર માનવું જ નહીં કારણ કે શ્રુતિઓ જીવાત્મા તથા પરમાત્માને તે પરસ્પર અત્યંત જુદા છે તેમ કહે છે જેમ કે દ્વા સુપર્ણા સયુ સયુજા સખાયા સમાન વૃક્ષમ પરિષ્ય પરિષસ્વ જાતે તયોરન્ય પીપલમ સ્વાદવત્યનશ્નન્નયો અભિચાકશિતિ જીવાત્મા તથા પરમાત્મા બંને સુંદર પાંખોવાળા પક્ષીની જેવા સાથે રહેલા અને પરસ્પર મિત્ર છે શરીરરૂપ એક જ વૃક્ષ ઉપર વસે છે તે બેમાં એક જીવાત્મા છે તે કર્મને અનુસારે પ્રિય અપ્રિય ફળને ભોગવે છે સ્વાદવતી પીપલમ એમ પીપલમ એટલે પીપળાના પેપા એમ સ્વાદવતી પીપલમ અને અન્ય અનસ્નન અભિચાક્ષી બીજા છે એ અનસ્તન ખાતા નથી ફળ્યા જીવાત્મા તથા પરમાત્મા બંને સુંદર પાંખોવાળા પક્ષીની જેવા સાથે રહેલા અને પરસ્પર મિત્ર છે શરીરરૂપ એક જ વૃક્ષ ઉપર વસે છે તે બેમાં એક જીવાત્મા છે તે કર્મને અનુસારે પ્રિય અપ્રિય ફળને ભોગવે છે અને બીજા પરમાત્મા છે તેને કર્મ લાગતું જ નહીં હોવાથી ત્યાં શોભી પ્રકાશી રહ્યા છે સમાને વૃક્ષે પુરુષો નિમગ્નો નિશયા શોચતી મુહ્યમાન જુષ્ટમ યદા પશ્યત્યન્ય મિશુમસ્ય મહિમાન મિતિ મહિમાન મિતિ વીત શોક મહિમાન મિતિ વિત શોક શરીરરૂપ એક સમાન વૃક્ષ ઉપર ઈશ્વર વિમુખ માયાથી મુગ્ધ બનીને તેમાં બંધાયો થકો જીવાત્મા શોક કરે છે પણ તે જ્યારે પોતાથી અલગ અને પ્રસન્નતાયુક્ત પરમાત્માને જુએ છે ત્યારે તેમના મહિમાને સમજે છે અને તેમના મહિમાને સમજે છે ત્યારે તેનો શોક ટળી જાય છે જ્ઞાગનો દ્વાવ દ્વાવજાવિશ જ્ઞાગનો દ્વાવજાવિશ નિશો એ તો એ ઓલો આ તો આવી ગયું છે કે નહીં તો એ ક્યાં વાંચતા આવડે છે દ્વાવજાવિશો દ્વાવજા વિષનીશો એમ જ્ઞાગનો દ્વાવજા વિષનીશો સંધિ છૂટી પાડો જી દ્વો અજ દ્વો અજો ઈશનીશો દ્વો અજો ईशन ईशो ईशन ईशो એટલે હું ઈશાન ઈશો હે ઈશાન ઈશો ઈશાન ઈશાન એટલે હું ઈશાન એટલે હું ભાઈ દોવાજો ઈશ અનિશો ઈશ અનિશો દોવાજો એટલે બે જીવ બે અજન્મા છે બે જીવ નહી બે અજન્મ અજ એટલે હું અજન્મ અજન્મ એક છે એ ઈશ છે ને એક અનિશ છે અનિશ એટલે ઈશ નથી નોકર છે અને એક રાજા છે જ્ઞાગનો દ્વાવ જ્ઞાગનો દ્વા વજા વનીશો જ્ઞાગનો દ્વા વજા વજા દ્વા વજા વિષનિશો વિષનિશો જ્ઞાગનો દ્વા વજા વિષનિશો ઈશ્વર અને જીવ આ બે તત્વો છે તેમાં એક સર્વજ્ઞ છે અને બીજો અજ્ઞાની છે ઈશ્વર સમર્થ છે ને જીવ અસમર્થ છે ક્ષરમ પ્રધાનમ મૃતાક્ષરમ હરહ ક્ષરાક્ષરમ પ્રધાનમ પછી અમૃતાક્ષરમ બોલવું પડશે અને કાં શું બોલવું જોઈએ ક્ષરમ પ્રધાન મમૃતાક્ષરમ ક્ષરમ પ્રધાન મમૃતાક્ષરમ હરહ મમૃતાક્ષરમ હરહ ક્ષરાત્માના વિશતે દેવ એક પ્રધાન તત્વ વિકારી છે અવિકારી જીવ અવિનાશી છે પણ તેથી જુદા જ એક દિવ્ય ગુણસંપન્ન પરમાત્મા છે તે જીવનું અને પ્રકૃતિનું નિયમન શાસન કરે છે અસ્માન માયી સૃજતે વિશ્વમેતત તસ્મિન ચાન્યો માયયા સન્નિરુદ્ધ માયાના નિયંતા પરમાત્મા આ વિશ્વને સર્જે છે પણ તેથી ભિન્ન આવો જીવ તે માયાથી બંધાઈને તેમાં રોકાઈ રહ્યો છે માયામ તું પ્રકૃતિમ વિદ્યાન માયિનમ તુ મહેશ્વરમ માયા પ્રકૃતિ છે અને માયાના નિયંતા મહાન ઈશ્વર પરમાત્મા છે નિત્યો નિત્યાનામ ચેતનશ્ચેતના ચેતના મેકો નિત્યો નિત્યાનામ ચેતનશ્ચેતનાનામ એકો બહુનામ વિંદધાતિ કામાન નિત્યો નિત્યાનામ ચેતનશ્ચેતનાનામ એકો બહુનામ વિદધાતિમ વિદધાતિ કામાન નિત્ય જીવોની દ્રષ્ટિએ પરમાત્મા નિત્ય છે અને જીવના ચૈતન્યની દ્રષ્ટિએ પરમાત્મા વિશેષ ચેતન છે તે પરમાત્મા એક હોવા છતાં ઘણા જીવોના સંકલ્પોને પૂરા કરે છે ય ઇમમ મધ્વદમ વેદ આત્માનમ જીવમંતિકાત ઈશાનામ ઈશાનમ ભૂતભવ્યસ્ય ન તતો વિજુગુપ્સતે જે મનુષ્ય કર્મફળના ભોગતા જીવાત્માને જાણે છે અને સમીપમાં ત્રિકાળવર્ણી નિયંતાને જાણે છે તો તે નિર્ભય થઈ જાય છે તે સર્વના નિયંતા પરબ્રહ્મ છે સકારણમ કર્ણાધિપાધિપો ન ચાસ્ય કશ્ચિત જનિતા ન ચાધીપ પરમાત્મા સહુનું કારણ છે કરણનો અધિપતિ જીવ છે અને તે જીવાત્માના પણ અધિપતિ છે તેમનો કોઈ જનક કે અધિપતિ નથી પ્રધાન ક્ષેત્રજ્ઞ પતિર પતિર્ગુણેશ પરમાત્મા માયાના અને જીવાત્માના પતિ નિયંતા છે અને અનેક કલ્યાણ ગુણ સંપન્ન છે પતિમ વિશ્વસ્યાત પરમેશ્વર પતિમ વિશ્વસ્યાત્મેશ પતિમ વિશ્વસ્યાત્મ આત્મેશ્વરમ પરમાત્મા વિશ્વના પતિ છે અંતરાત્મા છે અને ઈશ્વર છે આત્મા નારાયણ પર અંતર્યામી નારાયણ પર શ્રેષ્ઠ છે પૃથગાત્માનમ પ્રેરિતારમ ચ મત્વા જુષ્ટ તતસ્તેના મૃતત્વમેતી જીવાત્માને અને અંતર્યામી પરમાત્માને અલગ માનીને તેમની સેવાથી પ્રસન્નતા મેળવીને જીવાત્મા અમરપણું પામે છે ભોગતા ભોગ્યમ પ્રેરિતારમ ચ મતવા ભોગતા જીવાત્મા ભોગ્ય જગત અને તે બંનેના પ્રેરક પ્રવર્તક પરમાત્માને જાણીને અક્ષરાત પરતઃ પરહ તે તો આકાશાદીથી પર અક્ષર થકી પર એક દિવ્ય પુરુષ છે ઋતમ પિબંતો સુકૃતસ્ય લોકે ગુહામ પ્રવિષ્ટો પરમે પરાર્થે છાયા તપો બ્રહ્મવિદો વદંતી પંચાગ્નયો યે ચ ત્રિણાચિકેતા શુભ કર્મના ફળરૂપ મનુષ્ય શરીરમાં અત્યંત ઉત્કૃષ્ટ સ્થાન હૃદય ગુહામાં પ્રવેશ કરી રહેલા સત્યનું પાન કરનારા છાયા અને તડકાની જેમ એક અલ્પજ્ઞ જીવ અને બીજો સર્વજ્ઞ પરમાત્મા બંને પરસ્પર જુદા છે આમ બ્રહ્મવેતા જ્ઞાની પુરુષો કે જે ત્રણ વાર નાચિકેત અગ્નિનું ચયન કરનારા અને પંચાગ્નિવાળા છે તે કહે છે પ્રાજ્ઞેન આત્મના સમપરિષ્વક સમપરિષ્વક્ત સર્વજ્ઞ પરમાત્માની સાથે સારી રીતે લાગેલો પ્રાજ્ઞેન આત્માન વા રૂઢ પ્રાજ્ઞ પરમાત્માની સાથે સંબંધ પામેલો અંતર્બહિશ્ચ તત્સર્વમ વ્યાપ્ય નારાયણ સ્થિત સ્થિત પરમાત્મા નારાયણ અંદર અને બહાર જે કાંઈ છે તેમાં વ્યાપીને રહ્યા છે ક્ષરમ ત્વવિદ્યા યમૃતમ યમૃતમ તુ વિદ્યા વિદ્યે ઈશતે યસ્તુ સોન વિદ્યા વિદ્યે ઈશતે યસ્તુ સૌન્ય ક્ષર અવિદ્યા છે અમૃત વિદ્યા છે જે આ વિદ્યા તથા અવિદ્યા બંનેનું શાસન કરે છે તે તેનાથી ભિન્ન છે ય આત્માની તિષ્ઠનાત્મનો અંતરો યમાત્મા ન વેદ યસ્યાત્મા શરીરમ ચ મંતરો યમયતિ સત આત્માન આત્માંતયામ્યમૃત આત્મા સત આત્મા અંતર્યા સત આત્મા અંતર્યામ્ય મૃત જે આત્મામાં રહ્યા છે આત્માની અંદર છે જેને આત્મા જાણી શકતો નથી જેનું આત્મા શરીર છે આત્માની અંદર રહીને તેનું નિયંત્રણ કરે છે તે તારો આત્મા અંતર્યામી અને અમૃત છે યોગક્ષરમ અંતરે સંચરણ્ય સ્યાક્ષરમ શરીરમ યમક્ષરમ ન વેદ સુબાલોન જે અક્ષરમાં સંચરે છે અક્ષર જેનું શરીર છે જેને અક્ષર જાણી શકતું નથી બ્રહ્મ બ્રહ્મવિદાપનોતિ પરમમ સ્વરૂપ અને સ્વભાવથી બૃહદ ગુણ વિશિષ્ટ પરબ્રહ્મને જે જાણે છે તે પરબ્રહ્મને પામે છે જીવાત્મા અને પરમાત્માને અલગ કહેતી સ્મૃતિઓ પણ નીચે પ્રમાણે છે દ્વાવિભો પુરુષો લોકે ક્ષર દ્વાવિમો પુરુષો લોકે ક્ષરશ્ચાક્ષર એવચ ક્ષરઃ સર્વાણી ભૂતાની કુટસ્થોક્ષર ઉચ્યતે ઉત્તમ પુરુષસ્ત્વન્યય પર પુરુષ પુરુષર ઉત્તમ પુરુષરત્વન્ય ઉત્તમ પુરુષસ્ત્વન્ય ત્વન્ય ઉત્તમ પુરુષર ત્વન્ય ત્વન્ય પરમાત્મેત્ય પરમાત્મા પરમાત્મેત્ય મેત્યુદાર ઋત યો લોકત્રયમાવિશ્ય વિભર્ત્યવ્યય ઈશ્વરઃ बिभर्तव्य बिभर्तव्यय ईश्वरः यस्मात्क्षरमतीतो अहमक्षरात् यस्मात्क्षरमतीतोः यस्मात्क्षरमतीतोः मक्षराद् पिचोत् मक्षरादपि ચોત્तमः અતોસ્મિ લોકે વેદે ચ પ્રથિત પુરુષોત્તમઃ આ સંસારમાં નાશવાન અને અવિનાશી એવા બે પુરુષ છે તેમાં ભૂત પ્રાણી માત્રના શરીર નાશવાન છે અને જીવાત્મા અવિનાશી કહેવાય છે આ બંનેથી ઉત્તમ પુરુષ તો અન્ય જ છે જે ત્રણેય લોકમાં પ્રવેશ કરીને સહુનું ભરણપોષણ કરે છે આ રીતે અવિનાશી પરમાત્માને કહ્યા છે હું નાશવાન જળ ક્ષેત્રથી પરે છું તથા અવિનાશી જીવાત્મા કરતાં પણ ઉત્તમ છું આવી જ લોકમાં અને વેદોમાં પણ આથી જ લોકમાં અને વેદોમાં પણ હું પુરુષોત્તમ નામથી પ્રસિદ્ધ થયો છું આ રીતની જીવાત્મા અને પરમાત્માની ભિન્નતાનું સમર્થન ભગવાન બાદરાયણ વ્યાસે બ્રહ્મસૂત્રોમાં કર્યું છે જેમ કે નેતરોનું પત્તે હે નેતરોનું પપ અનુપપત્તે હે પરમાત્માથી ભિન્ન મુક્ત જીવનનું પણ વર્ણન નથી કારણ કે તેમાં સ્વાભાવિક સર્વજ્ઞપણું સંભવતું નથી ભેદ વ્યપદેશાચ વિજ્ઞાનમય જીવાત્માથી આનંદમય પરમાત્મા જુદા છે એમ તે જ સ્થળે શ્રુતિમાં કહ્યું છે અનુપપત્તેસ્તુ ન શરી ન સારી રહ શ્રુતિમાં કહેલા ગુણ જીવાત્મામાં સંભવતા નથી તેથી અહીં જીવાત્મા નહીં પણ પરમાત્મા સમજવા કર્મ કર્તવ્યપદેશાત ચ બ્રહ્મને ઉપાસનાનું કર્મ અને જીવાત્માને કરતા કહેલો હોવાથી બેનો ભેદ સ્પષ્ટ છે શબ્દ વિશેષાત જીવાત્મા તથા પરમાત્મા માટે જુદા જુદા શબ્દ વાપર્યા છે તેથી જણાવે છે કે જીવાત્મા અને પરમાત્મા એક નથી સંભોગ પ્રાપ્તિ રીતિ ચેન્ન વેશે ત્યાત હૃદયમાં રહેલો આત્મા તે પરમાત્મા છે એમ કહીએ તો તેને સુખ દુઃખનું ભોગતાપણું વળગ વળગે એ શંકા ઠીક નથી કારણ કે શરીરમાં રહેલો જીવાત્મા ભોગતા છે અને પરમાત્મા તેના સાક્ષી છે આવો બેમાં ફરક છે ઉભયેપી હિ ભેદે ભેદેન એનમ અધીયતે ભેદેન એનમ અધિયતે ભેદેન એનમ અધિયતે ભેદેન એનમ અધિયતે કાણવ અને માર્ધ્યદિન બંને કાણવ અને માધ્યમ દિન બન માધ્યન માધ્યન માધ્યન દિન માધ્યન દિન બંને શાખાના વાક્યોમાં જીવથી પરમાત્માને જુદા અંતર્યામી કહ્યા છે વિશેષણ ભેદ વ્યપદેશાભ્યામ ચ મે ચ નેતરો અક્ષર શબ્દનો અર્થ પ્રધાન કે પુરુષ નથી જુદું પાડનારું વિશેષણ આપ્યું છે અને તે બંનેથી અક્ષર ભિન્ન છે આવું સ્પષ્ટ વચન છે સ્થિત્ય દનાભ્યામ ચ શ્રુતિમાં એકને અંદર રહેલો અને બીજાને કર્મફળ ભોગવતો વર્ણવ્યો છે તેથી જણાય છે કે જીવાત્મા તે જ પરમાત્મા નહીં જીવાત્મા તે જ પરમાત્મા નહીં ઇતર પરામર્શાત સ ઇતિ ચેન્ના સંભવાત આકાશ શબ્દથી દહરાકાશ તે જીવાત્મા છે તેમ કોઈ કહે તો તે ઠીક ઠીક નથી કારણ કે નિષ્પાપપણું આદિ ગુણો દહારાકાશના કહ્યા છે તે જીવાત્મામાં સંભવતા નથી સુષુપ્તયુક્તા સુષુપ્તયુક્ત સુષુપ્ત્યુત્ક્રાંત્યો સુષુપ્ત્યુત્ક્રાંત્યો ભેદેન સુષુપ્તિ અને મરણનું વર્ણન છે તેમાં પરમાત્માને જીવાતમાંથી જુદા કહ્યા છે આથી આ બેને કદી પણ એક ગણી શકાય નહીં પત્યાદિ શતદેભ્ય એના સંબંધમાં પતિ વગેરે શબ્દો વપરાયા છે જે પરમાત્માને જ લાગુ પડી શકે છે અધિકમ તો ભેદ નિર્દેશાત જીવાતમાંથી પરબ્રહ્મને જુદા કહ્યા છે કારણ કે જીવાત્મા અને પરબ્રહ્મનો ભેદ કહેનાર અનેક શ્રુતિવાક્યો છે અધિકો અધિકોપદેશાત તું બાદરયા બાદરાયણસ્યવમ તદ્દર્શનાત જીવાત્મા કરતાં અધિકપણે પરબ્રહ્મને કહ્યા છે તે ભગવાન બાદરાયણનો મત છે તમે તો આખું બ્રહ્મસૂત્ર ભણી ગયા રાખો લે સહજાન સ્વામી મહારાજ